માટે કઈ ઉપર પાણી પાણી માટી નાખે એટલે પછી વાઘ જો વાઘ થયેલો હોય તો પાંદડા થયેલો નીકળે વાઘ જો ચડેલો હોય તો પાંદડા બધા ચડેલો નીકળે પાણા વાળા જાણતો થાય ને એવું થાય છે સમજ છે ઝીણી આવી બહુ એમને ઝીણી સમજ હતી જ નહીં ગણતરી નહીં ને ગણતરી નહીં પિયામય કહ્યું દેખાય છે બસ કઈ સમજી ગયા જ્ઞાની પુરુષ ને <laughs> મળે ત્યારે શું ના થાય લોકો કહે દાદા દેખાતું પછી બંધ થઈ જાય નહીં દેખાતું બંધ આ બતાવે ત્યાં બસો હોતે ને તેમ કે તેલ બસો જાય છે પછી બે માળ વાળી હોય જાય જ્ઞાન અવરાય જ્ઞાન એટલી વખત ના દેખાય નહીં દાદા એમ કે ને કે જ્ઞાન તો જોયા જ તો તમે આંખ વીજીને બેઠ શું જુઓ છો 300 ફીટ ઉપર તમે અહીંયા બેઠા બેઠા શું જુઓ છો 300 ફીટ ઉપર જે બસ આપાથી નથી દેખાતું તમે કહ્યું ને કે ભાઈ દેખાય છે પછી પેલી ટ્રાફિક બસ નો ટ્રાફિક આવે એટલે દેખાતું બંધ થઈ જાય તો કે જોવાનું શું કે છે દેખાય આત્મા હરીશો હરીશા જગ્યાએ આત્મા મૂકો તો હરીશામાં છે તે જે પેલું હામું છે તે શું જે વસ્તુ દેખાતી આમાં થાંભલો આમ શંકાર કરેલો થાંભલો હતો તે હરીશામ દેખાતો કેમ બંધ થઈ ગયો કારણ વચ્ચે પેલી બસો આવવા મળી તે એટલે આત્મા હરીશા જેવો થાંભલો બી ઝળક્યા કરે બધું ઝળકતો કેમ બંધ થઈ ગયો એટલે પેલો બૂમ પાડે મારા હાથમાં દેખાતું નથી આવે ભાઈ આ વચ્ચે આ બસો જાય છે આત્મા દેખાતો નથી બસો જાય છે એટલે આત્માની મહી ઝડપતું નથી દેખાતું દાદા દસ્તા છે એટલે આમ આકંક નહીં આમ મહી દશામાં તો ક્રિયા કરવી પડે ઝડપે એટલે રિટર્ન પછી મહેનત કરવી પડે પછી આમ ગયો કે મેં દેખાય મિનિટે મિનિટે કોઈ માણસ ને આવી હોય છે કે નહીં કોઈ સાધુ સંન્યાસી બધા બધા ફોફા મારીને મરી જાય છે સતત નહીં કહેવાય કે નહીં સતત ચેતવણી મળે છે કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ જાગૃતિ જાગૃત નિરંતર જાગૃત That's the key thing. ના દાદા ના કહેવાય જગત આખું ઘરી વાગે ઊંઘે છે હમ હમ કર્યા કરે જો હમ હોય તો ઊંઘ્યા જ કરતા હોય હમ હોય ત્યાં ઊંઘ્યા હમ હમકુ કૈસા See, if, if there's something that I understand now, that what he has taught me is this feeling of કાજુ ખવડાવવા છે શું? anything. गुजरात पुजारी है टेम्पल रिलेटिव गॉड को उसका नंबर वन फाइन है वो देव वो देवी देवता સેવા કરે नहीं नहीं वो रोज यही करता है હમ. पूजा करता है रात को शाम को सुबह इतना बंद होता है ना उसका सी हियर सो मच उसका फाइल नंबर वन है वो देवता હમ. तेरा फाइल नंबर वन है वाइफ હમ. It's two five. Con- two file. Contact is file number two. Hmm. He's got, he's all the time worshipping God. What kind of uh, relation has happened there? You know, આ ત્રણ જાતની જાગૃતિ એ જરાક સમજાવો ને પેલી જાગૃતિ હોય છે ને જાગૃતિ તન્માયાકાર થઈ ગયા પછી છે તો પાછું મૂળ સ્થાનમાં આવી જવાની જાગૃતિ બીજી છે તો તન્માયાકાર થતા પહેલા અને ત્રીજી જાગૃતિ તન્માયાકાર થાય જ નહીં એ જાગૃતિ ની આ બધી જે સ્ટેજીસ છે એની વાત કરો એમ જરા સમજાવો અમને જાગૃતિ એ જ મુખ્ય વસ્તુ છે બીજી કશી મતલબ એ તો ભાઈ જ્યાં હરી આપણું એ કરના ઉદય જોશ બંધ હોય ને ત્યાં સુધી આ જાગૃતિ ત્યાં આગળ ચોટે એ ઢીલા પડી ગયા છૂટું રહ્યા એવું બધી કશું જાગૃતિ ને તે જ કારને વડે ભાગ હોતા નથી શું એ તો ભાઈ છે પાણીનો નળ છે તે આમ પડતો હોય દોડી જાય પાણી પડતું હોય તો આમાં આગળ બાજુ ખસી જાય અને અડધો જ પડતું હોય તો રે હા so which means your thoughts also results. Right બરાબર ને એટલે જોશ બંધ હોય તો તમારો ખસી You're getting વિચાર જોશ બંધ હોય એટલે cancer. That's what it is, cancer. એટલે બાકી જો- જાગૃતિ જો- નો વાંધો ને So let it go. નહીં, એટલે પ્રકાર નહીં કોઈ ધીમે ધીમે એમ નાબૂદ થાય પણ ખૂબ જોરદાર જો ફોર્સ હોય લલિત ઉપર ગુસ્સો નહીં થવો એ વિચાર આપવો ના જોઈએ પણ જોશ પડતો હોય એટલે વિચાર આવે જાય એવો જાગૃતિ એમ અને એ વિચાર એ રીતના વિચાર આવતા બંધ થાય એટલે અમારે ઈચ્છા નથી અમારે તો વિચારે ના હોય નિર્વિચાર અમારી ઈચ્છા નથી બધા એક માર્ક થયું છે તબિયત અચ્છી દેખા નહીં સેવન્ટી સિક્સ ડોક્ટર જયેશ પણ કેતા દાદા તબિયત સારી છે છોતેર સેવન્ટી સિક્સ ફાઈવ યર્સ से पूरा हो जाए फाइव हाँ, फाइव जो मंदिर सिमंदर स्वामी का डेरा था टेम्पल ऑफ सिमंदर स्वामी ओ मूर्ति नहीं प्रतिनिधि प्रतिनिधि representative not idol but it's representative मूर्ति तो किसको बोला है जो निर्वाण हो गया इसकी मूर्ति होती है और निर्वाण हुआ नहीं होता जिंदा है और तो हो गए इधर उधर ही जाना पड़ेगा तुम्हारे हमारे इनकी बातें जाना पड़ेगा हाँ वहाँ इनका दर्शन हो गया मुक्ति वो last station this is last one one but one Radhe there is a doctor Jayesh એમાં કોઈ અંબા માતાની મૂર્તિ મુકાવે કોઈ શંકર ભગવાનની મુકાવે કોઈ શ્રીમંદર સ્વામીની કદાચ કરે ભરજો બધા જ એ રીતે મૂર્તિમાં આપે પાંચસો થઈ ગયો પાંચસો થઈ જાય બાકી જેમ મને લોકો પાંચસો કર્યો છે બધા પાંચસો કઈ નથી તારા કઈ નાખી નહીં મને લોકો પાંચસો કઈ નાખી પાંચસો બાકી જ નહીં એવું થયો છે અહીં અમેરિકા કોઈ આવ્યું છે ને તો બહુ મારે નાગરા કણા ને હા કણા હોય તો આપડે જો હલાવીએ આવડત કરો હોય ને ચિત્ર હલાવી બાપ ને જોયું માં ને જોયું શીખ્યો છે શીખીને આવ્યા બાપ ને આમ કરતો જોયો હોય તો ઠીક છે માણસ છે પણ બાપ તો દેખાતો ના હોય માં થતા બચ્ચા થયા બચ્ચા જતી રહી છે બચ્ચા રજા કરે બિચારા એમ કરી મોટા થયા થઈ ગયા પણ સંતેડી ઉભું થઈ જાય પારો છૂટે નહીં તો ધર્મ બેસતી વખતે જ પાંદડો થાય નહીં તો બાર વાંકો જ ચાલે ધર્મ પેટો પહોંચતો છે એવી દારૂ પણ ધર્મ સેવન મેં કહ્યું ધર્મ સેવન પહોંચતો સ્થાને આપડે તો હાથી પસંદ કરવાનું પાંચરો થઈ જાય નહી તો મારી છોકરી બહુ પાંચસો પછી બીજા એટલે ભગવાને કહ્યું કે માં ત્યાગી થયો ને હવે ચાલુ થયું કે છે સાધુ સાધુ કોણ કહેવાય સંસારી એ સાધુ કહેવાય સાધુ નું લક્ષણ પાંચ સાધુ કહેવાય સાધુ પાંચ વસ્તુ નહીં કેવી થયેલો ક્યારે કેવાય પાંચો કોઈ બાજુ વાગે આપણને ના વાગે કે આપણે સીધા થઈ જઈએ એને પાછો થયેલો કહેવાય આપણે વાગે ના એટલે ત્રણ એ અઘરું છે દાદાજી પાત્ર થવા અઘરું કશું નથી આ બધું મોક્ષ માર્ગ એટલે હેરામ હેરો કરતો હેરો <laughs> દાદા મળે કશું અડે નહીં વાંચવાને કશું અડે બધું વાંકાને અડે વાંકાને અડે વાંચવાને કશું અડે નહીં મને તો પાંચરો થઈ ગયો આનંદ હતો એટલે પાંચરા કરી કેટલા વાગ્યા છે સવા Arab bukan itu. Arab bukan. Arab bukan. આ ટેપ બંધ કરજો ચેક સત્તર પાંચ ચોરાસી પાંચ ઓગણીસ કે છે કે હું આપડે ન્યુ જર્સી ગુરુ પૂર્ણિમા ઉઠી ને ત્યારે ત્યાં આવ્યા હતા દાદાના પગલા ધોયા હતા અને એનું ચરણામૃત ભરીને લઈ આવ્યો હતો અને રોજ સવારે હું ચરણામૃત પીવું છું કે છે તો એનાથી મને શક્તિ મળે કે નહીં વધે કે નહીં બધું વધે ને બધું દાદાના પર જે ગયો ને એ દાદા ના હોય ને એને હાજી ઉભેરા જેવું કર્યો વધે એ અલેખે ના જાય લેખે લટેડે બીજું બધું કરો એ બધું ખોટ જાય પણ બીજું છૂટકો નથી ને ગુલાબી કલર છે ને હવે તો ગુલાબી કલર જયારે આવું જોઈએ તમને ખોટ ના જાય એ જાગૃતિ રહી ખોટ ના જાય અશ્રુભી કરે છે જાગૃતિ રહેશે ને અને આપણે માં ફરી બે ફરી ગયો પૂરું કઈ નાખો આ વખતે બેવા ઈચ્છા છે <coughs> જે વખતે છે ને મારે જ્યાં આપણો એક સવાલ છે કે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ સમજાવી શકો જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ સમજાવી શકો કેમ ના તો સમજાવો તો અમને સમજાવો ક્રમિક માર્ગમાં જ્ઞાન પહેલું છે પછી દર્શન છે પછી ચારિત્ર અને પછી તપ આ અક્રમ વિજ્ઞાનમાં પહેલું દર્શન પેલું જ્ઞાન કેવું પુસ્તકોનું વાંચેલું અગર ગુરુ પાસેથી સાંભળેલું વ્યાખ્યાન વ્યાખ્યાન એમાંથી જે સાર બેસી ગયો આપણને તેમાં શ્રદ્ધા બેસી જાય એ જ્ઞાન પર શ્રદ્ધા થઈ જાય તો એ જ્ઞાન શ્રદ્ધા દેહ તે દર્શન કહેવાય હું આત્મા છું એવી શ્રદ્ધા દેહ હું આત્મા છું એવી શ્રદ્ધા તે દર્શન કહેવાય પણ એ તો કેટલાય અવતાર સુધી એવું બેસતી બેસતી બેસતી પૂરી થાય ત્યારે દાડો ભરે ક્રમિક માર્ગમાં તો અને અક્રમ માર્ગ માં પહેલું દર્શન એટલે પહેલી તને શ્રદ્ધા પછીથી બેસી જાય તમે શુદ્ધાત્મા શુદ્ધ પછી દર્શન જ્ઞાન જ્ઞાન એટલે અનુભવ થયા કરે જેમ જેમ અનુભવ થતો જાય તેમાં પણ ખાતરી થઈ જાય ખાતરી તો થઈ ગઈ છે પણ અનુભવ એનું ભાર થાય એનો શક્તિ શક્તિ પ્રગટ થાય કે ગાળ વળી તો આપણે પહેલા જેવા સમા રહ્યા દેહાદ્યાસ નથી માટે આપણે આત્મા છે એ શક્તિ પ્રગટ થઈ એ જ્ઞાન કહેવાય પ્રગટ થાય ને શક્તિ ગાલ ભર અત્યારે ખબર પડે ને એ કોને પડે છે એ જ્ઞાન જ્ઞાન એ જ્ઞાન અનુભવ જ્ઞાન હોય એટલે પ્રગટ થઈ જાય શક્તિ શક્તિ જે વ્યક્ત છે શક્તિ પ્રગટ થાય સંપૂર્ણ પ્રગટ થાય જેમને પ્રગટ થાય એટલું ચારિત્ર ઉત્પન્ન થાય ચારિત્ર કીર્તા ડગે નહીં અને એમાં વચ્ચે તપ રહે કે પેલા ગાળો બોલે છે કે પહેલાના લીધે જરા મને અંતસ્કૃત ઉગ્રતા આવે છે પણ ઉગ્રતાને આપણે જોયા કરી તપે તો તોય નહીં તપે લાલ લાલ થઈ જાય તો આપણે ચિંતા રાખીએ બરોબર એ તપ એટલે આંતરિક તપ કહેવાય અદિઠ તપ કહેવાય અદિઠ જગત જોયે નહીં જગત દેખતી જગત દેખે છે એ તપથી પુણ્ય બંધાય અને દેખે નહીં એ તપથી મોક્ષ થાય લોકોને ખબર ના પડે તમે શું તપ કર્યું સાચી વાત સમજ ગજરું કાપી ગયું મનમાં ઉછાળ મારે બધું તપે ત્યારે પણ આપણે જોયા કરીએ જોયા એ તપ કહેવાય એ અધિક તપ હોય ચારિત્ર એટલે સ્થિરતા ઉત્પન્ન થઈ જાય પછી ડગે નહીં ચંચળતા ઓછી થતી જાય કળાશ થતી જાય જ્ઞાતા દ્રષ્ટા રહેવું એમ ચારિત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેવું કોઈ માણસ દોષિત ના દેખાવો એમ ચારિત્ર દોષિત છે જ નહીં ખરેખર આ દોષિત દેખાય તે જ ભ્રાંતિ જય સત્યા ક્યારે આવ્યો છે લોકોને ઓળખવા આ કોણ છે જયંતિ જયંતિભાઈ તમારું નામ my name is Jayantibhai not I I કોણ હું કોણ ખબર નથી એ તો પહેલું જાણવું જોઈએ પછી આફ્રિકા જવું જોઈએ આફ્રિકામાં જન્મ થાય હા પણ પછી એ જાણવું જોઈએ પણ કોણ છે પરિણા પહેલા જાણી લેવું જોઈએ ખબર નથી <laughs> બેન કે પરણા પણ પેલા પણ અમને ખબર નહીં હતી કે હું કોણ છું તમને ખબર તમને ખબર હતી ને તમને ખબર મને તો ખબર હતી નહીં તમારી જાત ને કે મને ખબર છે તમને ખબર નથી <laughs> શું નામ કહ્યું જયંતિભાઈ જયંતિભાઈ જયંતિભાઈ તો લોકોને ઓળખવા માટે દેહ નું સાધન આપ્યું લોકો કે આ જયંતિભાઈ નામથી ઓળખજો આપણે જાણીએ કે ઓળખે જયંતિભાઈ ત્યારે ઓળખે પણ મારું નામ જયંતિભાઈ નહીં હું નહીં તો તમે કોણ કોણ તમે જાણવું પડશે ને મારું જે રહી ગઈ જે ખરી વસ્તુ રહી ગઈ તે રહી ગઈ જાણવા ઈચ્છા ખરી જવાની ઈચ્છા કરી તમને કેમ ને ઈચ્છા કરી ઉપરવાળાને માપ્યું તે કબૂલ કાકા આવી ગયો મને માપી દીધું છે ધનથી સોંપ્યું છે મેં પાવતી લીધી પાવતી લીધી ખબર આવી ગઈ હું સંભાળું છું તમારું આવી ગઈ આવી આવી કેમ છે રાતે દેખાય ખાલી કે નાખ્યું છે તમે કોને આપ્યું હા બધું ખાલી કે નાખ્યું સાસુ મરી ગયા ને પછી ખાલી કે ખાલી કે નહીં કોને આપ્યું તમે હું તો મારા મનથી કઉ છું મારા મનથી ભગવાને સોંપ્યું છે તપાસ કરી શકે એમના સાસુ આપતી ગયા ને ભગવાન સાસુ આપતી ખાલી કે નહીં <laughs> ખાલી કે નહીં વિતરાતી એટલે ફોરેનર ફોરેનર સાયન્ટિસ્ટ પૂછતા ભગવાન ક્યાં રહે છે ઉપર નથી રહેતા તો God is in every creature whether visible or visible invisible તો મારી વચ્ચે ઘણા ક્રિએટર છે તેની અંદર ભગવાન રહેલા છે અને દેખાય છે તે જેટલા દેખાય છે તેમાં ભગવાન પણ ક્રિએચરમાં નોટ ક્રિએશનમાં ક્રિએશનમાં નહીં આ બધું ક્રિએશન કહેવાય મકાન એ ક્રિએશન કહેવાય ક્રિએચરમાં જે જેના લાગણીઓ હોય એમાં ભગવાન રહેલા શું કહે આનંદ હોય લાગણીઓ હોય અત્યારે આ મગ મઠ એ જીવો છે ને કે નહીં જીવ ખરેક નહીં અને પાણીથી વાંચીએ નહીં તો એને લાગણીઓ હોય અડગામાં આવે કારણ કે એમાં જીવ છે God is in every creator એ ક્રિએટર છે અને કોકરા હોય તો ઈરાના ટુકડા હોય એને બાંધીએ તો જીવ હતો ને નિર્જીવ છે તેમાં ભગવાન છે ત્યાં ઉપર રહેતા પણ ખાલી કે નહીં એવું દેખાડું ભગવાન ત્યારે મેં રહે છે પછી હું દેખાડી તને દર્શન કરો ને ભગવાન કરવા છે આફ્રિકામાં છે દર્શન કરે આફ્રિકામાં દર્શન કોણ કરાવે કાળિયા લોકો દર્શન થાય થોડાક ધોરિયા દર્શન થાય આપડા દુકાન તો મોટે નહીં જ પડેલી અમેરિકા મારું નામ નીકળે એવું જ પડેલું પડી કેટલો જાણવું પડશે ને હવે આ દુનિયા કોણે બનાવી શા માટે બનાવી કોણ ચલાવે છે બધું ના જાણવું પડે શું શું ભગવાન તમારે તારું ચલાવે છે કે ચલાવે તો છે મને જે શાંતિ મને જોતી હતી મને મળી છે મને વળી ને બધું હતું એ બધું અહીંયા ઓછું થઈ ગયું અમેરિકા અમેરિકા આવતા પેલા જે વરીસ ને જે બધું હતું એ બધું અહીંયા શાંત થઈ ગયું છે શાંત થઈ ગયું હા પણ ભગવાન તારું શું ચલાવી રહે મોટલ મોટલ ચલાવી રહે ખાવા પાણી કઈ નાખે છે ભગવાન આપણને શક્તિ આપે છે ભગવાન શક્તિ આપે છે આપણને હા ખરું કે ભગવાન તમને લાઈટ આપે છે લાઈટ અને આનંદ આપે છે ને બાકી એ કશું કરતા નથી કરવાનું તો બધું તમારે જેવું કરશો એવું થશે ચામાં ચામાં ઓછી નાખો પછી ચાર ફર્સ્ટ ક્લાસ નાખો બે બને ને પછી ભગવાન ને કહે ચા ભગવાન ચા સારી નાખો ના થાય તમારી હોલ એન્ડ સોલ જવાબદારી છે God has not created this world at all. God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. એ જો ક્રિએટર હોય ને તો તો પછી એના કેટલાય આ સગાવાળાને બોસ બોસ બનાવી દેતા આપણે ભાગે ના મારી તે કઈ ના ખબર બરાબર કોઈ ઉપરી છે જ નહીં તમારો તમારો ઉપરી કોઈ છે નહીં તમારો ઉપરી કે ભગવાન તમારું ઉપરી છે તે તો તમારું સ્વરૂપ છે તમે સ્વરૂપ જ છે તમારું શું છે ને બીજું કોઈ ઉપરી છે નહીં ઉપરી કોણ તાર બ્લન્ડર અને મિસ્ટેક બ્લન્ડર છે કે નહીં તમારામાં બધામાં ખરા બધા શું આવું તમારું બધા પછી બધા શું કાલે ખરા બધામાં જતો રહ્યો ભાઈ <laughs> એવું કેમ કહેવાય એટલે બ્લન્ડર હું જયંતિભાઈ છે બ્લન્ડર કહેવાય તમે જે છો એ જાણતા નથી જયંતિભાઈ જયંતિભાઈ નામ છે એવું ફરતા પણ તમે જયંતિભાઈ છે એવું ના કહે એ બ્લન્ડર કહેવાય એવા બ્લન્ડર તોડવા પડશે જય કરવાથી પૈસા શું કરવાથી પૈસા મળે શું કરવાથી મળે આપણે જે કમાણી જે થાય ગમે તે શું કરવાથી મળે મહેનત કરવાથી એ તો આપણા ત્યાં મજૂરો લાગશે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનમાં મજૂરો મહેનત કરે તેને પણ આખો દિવસ કરે છે મહેનત કરવા મળતા હોય મજૂરો ત્યારે મળવા છે શું કરવાથી મળે તને સમજાય છે શું કરે મળે છે મજૂરી કરવાથી પૈસા મળે છે મજૂરી સૌ કઈ કરે છે એવું છે ને મજૂરી કરવાથી મળતી હોય તો આપડે તો મજૂરો મળે પેલા મોટા છે ત્યાં મજૂરો ભાઈ મોટા છે ત્યાં કામ જ ના હોય ત્યાં પુણ્ય પુણ્ય હોય તે આપણને જોઈતી લક્ષ્મી લક્ષ્મી બધું ગાડીઓ વાળી બધું આપણને અને પાપ હોય તે ગમે એટલી મહેનત કરે તો કશું પૈસો મળે નહીં એટલે પુણ્ય પાપ નું સર્વે થયા તે ચાલ્યા કરે પુણ્ય એટલે ક્રેડિટ બેંકમાં ક્રેડિટ હોય તો જયારે ચેક લખો તો આ લખાઈ નાખે અને પાપ એટલે ડેબિટ ચેક લખો તો એને કશું હાલે નહીં ઊંચી ઘોરાણી કરી કર્યા પુણ્ય સી રીતે થાય પારકા માટે ધન વાપર્યું ધર્મ માટે એ પુણ્ય બંધાય અને પોતાના માટે ધન વાપર્યું એને કશો વાત નહીં એ તો ગટરમાં જવાનું ગટરમાં જવાનું છતાં દુઃખ નહીં વેચવાનું પણ નકામો વિશ્વાસ નહીં વાપરવું વધારે ધર્મ ની ખાતર નાખ નાખ કરવા એટલે આપણું આવતા ભાવ નું પછી ગેરંટી થઈ જાય વાયા પછી ચાર મહિના પછી ઢૂંઢું આવે ને બરાબર એટલે એની મદદ હોય છે એટલે આજે કર્યું તેનું ફળ છે અમુક ટાઈમ પછી આવે એટલે પહેલા કરેલું તે આજ તમે એનો ડુંડા વાળો છો લ્યો છો અને નવી નવા બીજ નાખો છો શું નવા બીજ એટલે એકલા પોતાની જાત માટે મોસ્ટઅપમાં વાપરે વખત ના કરવા બધા ખોટા દુરુપયોગ ના કરવા સદુપયોગ પોતાની જાતને હશે ના પડે એ રીતે જીવવું જોઈએ શું કોકને સુખ આપવું જોઈએ કે બધા કે જાત માટે વાપરું છું બધા માટે વાપરું છું જાત માટે ખૂબ વાપરું છું બધા માટે વાપરવા જેટલું એટલું વાપરું છું બાકીનું મૂકું છું સાઈડ જરૂરિયાત નું વાપરીએ છીએ બાકીનું સાઈડ માં સેવિંગ્સ માં મૂકીએ છીએ સેવિંગ્સ માં મૂકીએ છીએ જમા રાખે એ મૂકી રાખવું જોઈએ પછી સારા રસ્તે વાપરવું જોઈએ ને આ કીડીઓ હોય છે ને કીડીઓ ચાર વાગ્યા છે રાત્રે આપડે ચા પીતા તો એ ખંડો દોડ પડે એટલે એમ ચાલતી થઈ જાય આપડે કઈ અત્યારે શું ઉઠી છે અમને કઈ ખોલીઓ બનાવે છે પણ જય પણ એ દોણા છે તો શું કરે અહીંથી રીજન ધર્મ જઈને મૂકી આગળ તો મૂકી પાછી પાછી કરે ધર્મ આટલું બધું ભેગું થયેલું છે બચત પછી બહુ ભેગું થાય ને એટલે બે ઉદાહરણ થઈ જાય એટલે દુનિયા બહુ ભેગું થાય ને તારો કઈ ખબર કઈ નિકાલ કરી જાય મારે એના કરતા ત્યારે ચોખ્ખી કઈ નાખી હારી આપણે આ પવન નો સ્વભાવ કેવો છે કે બધા બારણા વાંચો એક બારણાનું ઘર રાખો અને બહાર ખૂબ પવન હોય પુષ્કર વાવાઝોડું હોય પણ એક જ બારણું હોય તો આ રૂમ ભરી જાય પછી ના તે પાયરું આગુ બધે ના થાય પાયરે હાલે નહીં અને પછી એક બાખર નું પાણી ખુલ્યું અને પરવાનો જવાનો રસ્તો કર્યો પછી તે ખૂબ પાણી તે એ રીતે ધનને જતે જો કદી વાંતર્યું તો પછી લાવવાનું બંધ થઈ જાય એટલે લક્ષ્મી વહેતી રહેવી જોઈએ લક્ષ્મી ને વહેતી રહેવી જોઈએ આ પવન જે રહેતો રહે ને એ દરેક વસ્તુ વહેતી રહેવી જોઈએ તે આપણા હિન્દુ લોકોને કટેવું છે ગોખા દેવું કરી કે પછી આવતું પણ થઈ જશે કુદરત નો નિયમ છે ને આ પવન બંધ થઈ જાય કે ના થઈ જાય આપડે બેઠા એક બાર પાછળ ખુલ્લું કરી એક જ અને ઠંડક પણ વધારે લાગે ઠંડક પણ વધારે લાગે <laughs> એટલે સારા લોકોના સુખ થાય એ રીતે વર્તવું જાતે કેવું પડે જાતે કેવું પડે જમાનો એવો છે ને હા ઝવેરી પૂરો ના સમજે બધા અને ઝવેરી એક સો રૂપિયાની વસ્તુ એક રૂપિયા વેચવા તૈયાર થઈ જાય એટલે કિંમત જ ના સમજે ત્યાર પછી હેરાન જાતે બોલવું પડે એટલે ભાઈ જાતે બોલવું પડે જે માગો એ મળે એવું છે આગળ જે માગો આ દુનિયામાં કોઈ પણ ચીજ માગો એ મળે એ છે તમને આવડત હોય છે માગતો શું માગતો નાનું હોય કે દાદા માગવાની રીત સમજાવો ને ના એ તો સમજાવે ને તમારે શીખી લેવી છે મારી કાઢી પછી માગનારો આપવા તૈયાર રીત પણ બતાવવાની વાત કરે જાણવું છે શું માગવી કે પરમાનન્ટ આપણી સાથે નિરંતર રહેનારી વસ્તુ માગવી શું માગવી આપણે જાણવું છે ટેમ્પરરી તો છે અને ફરી ટેમ્પરરી માગશે પરમાનન્ટ રહી જશે Shari All these relative are temporary adjustments and you are permanent. અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એ ઉપાધિ છે ઉપાધિ લફરા લફરા લફરા વર્ગના કે છે કઈ આપતો વાણી વાંચી બેન પૂછો પૂછો ને કઈ વાંચી ઉભો થવા રહ્યા છે આઠમો ભગવાન ની કૃપા થી બધું થાય હું હોત તો મુશ્કેલી કોઈ થાય ને મારે ચાર ડિગ્રી ખૂટે છે એમને ત્રણસો હા ડિગ્રી મારે ચારસો ત્રણસો છપ્પન છે મારે ચાર ઓછી છે એટલે હાલ હું નમસ્કાર કરું મારે પૂરી થઈ જાય પછી થઈ ગયું પતી ગયું છતાં તબીબત આ દેહ નો માલિક નથી હું આ દેહ નો માલિક છવ્વીસ વર્ષથી નથી માલિક નથી તમે તો માલિક થઈ બેઠા મારો દેહ મારો દેહ મારા મારી વાંક્યો માલિક નહીં થઈ બેઠા તેરા માલકી પણ રહે કોનું દસ કેટલા દર રહે છે હા જે પાકી વસ્તુ દબાઈ પડેલી આપણી પાસે રહે પાકી વસ્તુ દબાઈ પડેલી આપણી પાસે ના રહે એટલે હું તમને થોડે આવીશ કે આ પારકું ને આ તમારું એવું ભાગ પાડી આવીશ પછી પારકા ખેતર માંથી આપડે શાક લઈએ તાર ઝઘડો થાય શાક જ લઈએ ખરું નર સમજી ગયા શાક નહીં લઈ આવ્યો એટલે જયતી સમજવું પડશે આપણું ખેતર કર્યું પાક ખેતર કર્યું પોતે પોતે નથી હું જયંતિ માણી બેઠો ને જતી વખતે નામે છોડી દેવું પડે દેહ છોડી દેવું પડે ના છોડી દેવું પડે માય છોકરી લઈ લે હવે નીકળ્યું ના હોય ખાલી કરી નાખો અભી અભી ખાલી કરી અરે ભાઈ વ્યવહાર અરે મારે છે સુગા કે સુગા છે જોવા તો દે કંઈક ના અભી ખાલી કરી નાખો ગોપાલભાઈ પાછા થયા ડાયા થયા કઈ નહીં ઘેર હતા ડાયા લાગતા હતા નહીં મારા પહેરીને આવ્યા હતા હે અને મારા પહેર્યા કઈ આવ્યા હતા ને અગિયાર આવ્યા મારા પહેરી કઈ દયા થયા છો હા ભગવાન વાત કરે છે તો પછી હું આપડે ભાઈ અંદર જોઉં ને તો આ એવી વાત મારા જેવી ભગવાન ત્રણ હજાર થઈ ગયા એની વેલ્યુ થઈ ગઈ ભગવાન વાત નહીં કરતા આ કોણ વાત કરે છે જયંતિભાઈ કહ્યું તમે સમજી ગયા કોણ વાત કરે નહીં છે આ ઓરિજિનલ નથી એ ઓરિજિનલ એના પછી બીજી ટેપ આ ઓરિજિનલ ટેપ વાત કરે છે એટલે માલકી ઘણી વાણી છે પોઈઝનસ નથી આ વાણીમાં આ વાણી જે હવે ને પોઈઝનસ પોઈઝનસ નહીં જરાય અભ્રત તુલ્ય મેં બેઠું મેં અભ્રત થવા માટે આ વાણી મેં કહેતી કરી અમૃતમાં ભેગા થયા કરે ઇફેક્ટિવ છે આ વાણી કેવી છે ઇફેક્ટિવ તને ગમ્યું કા બધું આનંદ થયો છે રોજ થતો એવો કેથી વધાયો વૈદો જો ગોપાલજી ભાઈ જોડે જયારે ઝઘડો થાય તો મજા આવે છે ખરી નથી આવતી ને આખી રાતે બગડે કરી નાની બગડે ટેમ્પરરી ક્યાંથી લાવી તું બધું હમણાં છે તો સુખ લંડન માંથી પરમાનન્ટ લેવું તું પહેલેથી બાળક ની જે બીમારી છે ટેમ્પરરી છે બાળકની છે બધા એ સુખી એટલે હું સુખી ઓલ ધીસ રિલેટેડ સુખ પરમાનન્ટ જોઈએ મારે જેવું પરમાનન્ટ સુખ છે ને મારે જેવું સુખ છે પરમાનન્ટ એવું ગાળ પડે તો સુખ ના જતું રહે ગજુ કાપી રહે તો સુખ ના જતું રહે એવું સુખ છે ગીરાબેન કહે છે કે એ સુખ કેવી રીતે મળે એ આપીશું તમને આપવા માટે આવ્યા છું હું કલાકમાં મોક્ષ લાવવા માટે હા હા આપીશું કઈ તારીખે આપણે ઓગણીસ પરમ દિવસે હા પરમ દિવસે મનમાં કેટલા જાનવર મનુષ્ય નો ફેર કેટલો દેહ નો ફેર છે બુદ્ધિ નો ફેર છે દેહ નો આકાર ફેર છે બુદ્ધિ જાનવર બુદ્ધિ લિમિટેડ છે લિમિટેડ છે પણ એમ બીજો કોઈ ફેર નથી કારણ કે અજ્ઞાનતા જાનવરો ને છે મનુષ્ય ને છે એ અજ્ઞાનતા જાય ત્યારે કઈ પરમાનન્ટ સુખ મળે અજ્ઞાનતા જાય નહીં પરમાનન્ટ સુખ મળે નહીં જ્યાં હિમાલયમાં ભત્યાત કરે અને જ્યાં તમે કહો કે એ તમારી વાત સચ્ચી નહીં તો ક્યાં મળે હમકું બોલતે હમ હમ એ આપણે જાણીએ કે આ બધું કાચું બધું ભટકવાના સાધન બધા હમ વાળા હમ હમ કર્યા કરે હં? બધું છોડીને હમ એટલું રહ્યું એટલે હું આ હમથી તો બધું હું થઈશ ફરી બધું હમ છોડી દે ને બીજું નહીં છોડી ચાલશે હમ છોડી દે તે ગુલાબી તો હમ છોડી દીધું કેવા ડાયા થઈ ગયા. દાદા હમ છોડી દીધું બધું જ છૂટી ગયું કહેવાય ને हाँ બધું છૂટી ગયું हम छूट गया सब छूट गया और सब छूटा और हम नहीं छूटा है ये सब सब सब ही बंद है ગુલાબ ના આમ સુધી આમ છોડવું છે કે આમ આમ હું મારું મેં જ કર્યું અને હું જ ઊંઘી ગયો હતો આપડે કઈ તમારા ઊંઘવાની રોજ ઊંઘી ગયો છો ને ઊંઘ આવે ત્યારે તમારે શક્તિ ખબર પડે ને કે તમારી શક્તિ હતી કે નહીં ઊંઘ ના આવે ખબર પડે ના આપણી શક્તિ હતી કે નહીં નથી આવતી હા આપણા હાથમાં નથી સત્તા બરોબર ને સત્તા નહીં ઊંઘવાની સત્તા આપણા હાથમાં છે એ પણ નથી ઘડિયાળ મૂકવું પડે નહીં સત્તા આપણામાં નહીં તો સત્તા કઈ છે મને કહો જયંતિ સમજી જાય કઈ સત્તા છે કહો ઘણા ઘણા પણ એવા નીકળું છોકરું હતું નહીં દર એટલે આ સત્તા સત્તા જાણવા જેવી તમારી સત્તા કઈ છે જાણતા નહીં ને નહીં તો એ જાણવાનું છે બધું આપણી સત્તા કઈ છે આ પારકી સત્તા પારકી સત્તા મારી સત્તા મેં કર્યું કહીએ ઇગોઇઝમ કહેવાય ના કહેવાય તમે ના કર્યું મેં કર્યું મેં કર્યું એનો ઇગોઇઝમ એ ઇગોઇઝમ લઈને આ દુઃખ છે બધા ઇગોઇઝમ કરવો છે કે રવા દેવો છે કરવો છે મોગા ભાવ નો રવા દો ને અત્યારે ભાવ મોગો છે લોકો હોય જે મુક્ત પુરુષ હોય તો જા હિમાલયમાં અનંત અવતાર ભટકી પણ સમજણ વગર શું કર્યું આ બધા બાવળા હે ભટકે